અને ઈશ્વર ક્રિયાકારી કોણ છે અક્રમ વિજ્ઞાન એટલે ઈશ્વર ક્રિયાકારી દાડો પછી વાંચે છે મેરેજ કામ કરે એ વરસે જ ને દાડો પછી દાડો વરસે જ ને પોતે ગણ આડો થાય તો બગડે એ ક્રિયાકારી થવાનું ક્યારે અટકી જાય એ ઈશ્વર ક્રિયાકારી એ ક્યારે સ્વાભાવિક રહે સ્વાભાવિક સ્વાભાવિકપણે રહ્યા કરે દખલ ના કરીએ સારા આપણે દખલ ના દખલ કઈ રીતે કરી નાખે છે પોતે બહુ દખલ કઈ રીતે ભૂલ થાય છે પોતાની અક્કલ વાપરે જે અક્કલ વેચી ભાવ વધુ શું અક્કલ વાપરે શું વાપરે અક્કલમાં શું વાપરે અક્કલ શું હોય છે કોણ શું હોય છે પણ ખબર નથી ખબર તો ના વાપરીએ એવું નહીં કઈ મારે છે જ નહીં ત્યાં ના રામ સાહેબ મારો દાખલો લઈએ તો હું કઈ રીતે વાપરતો ચક્કરામાં આમ કરીએ તો ફાયદો આમ કરીએ તો ફાયદો નહીં એવી રીતે એક્સલ નહીં વપરાય જોને તે ધારકન ટિકિટ ગયા સંતરા કોસ્કા લખા ઉંદર અતીત ને ત્યાં પછી ક્યાં લેવા છે ત્યાં ટિકિટ લાવ્યા હતા હજાર ની પણ ત્યાં ત્યાં તો લાવ્યા હતા લાવ્યા શું કરો છો એ મારા ચાર દીકરા જાન હાથે લગ્ન આપે પાંચસો રૂપિયા ટિકિટ લાવે હે હું તો જ્ઞાની ના હોય ને તો પકડીને મહિના સુધી પૂરી રાખું શું ગ્રેજ ચાલુ કરું જ્ઞાની થયા પછી શું કરે ના પૂર્યો હા નહીં બધાને ગન્ના પી ચકના પી ચાલી નઈ એ ગન્ના ચકના ખોટું તો કર્યું ને ખોટું કર્યું બહુ ખોટું કે તમે જાણતા નહીં હે ને જાણે કઈ દખલ વપરાય જ્ઞાનમાં દખલ કરવાની વાત નીકળી તેમાં જ્ઞાનમાં અક્કલ વપરાય એટલે જ્ઞાનમાં દખલ થયા કરે વ્યવહારમાં તો વ્યવહાર જ્ઞાન થી કરવાનો વાત આજ્ઞાપૂર્વક તમારા કરો તો તારસ નીકળતો સબ જનતા હે ના સતી બધા ભલ પ્રશ્ન પૂછ્યા પણ કાળું ચાલ નહીં કે અને શેઠિયા બધા ચિત્તા કર્યા હતા ના સતીજી ગોઠ એવા નથી કર્યા એ તો ખેતી ને કે તમે તો જો આ પ્રશ્ન દાદા ને ગુરુ કર્યા મેં તો પંદર વર્ષથી કર્યા કે ઉગાડું છું કે મુકાબલો કરતા હતા ભાઈ એમને આપડે ફાંફી દેશે ગાંઠે નથી થઈ દાદા હવે આવું ના કરશો કે અમારી પાસે આવતા હતા બહુ વસાવ થયા કે નવનીત ના ઘર પણ રહેવાના છે મારું ત્યાં આવશે Christ. ચલા નહીં સંસાર કંટાળો નિરંતર કંટાળો જાગ્રત નથી હોય એને આનંદ હોય કઈ વાત બાળક ના હોય હવે પહેલું કે મોક્ષ માર્ગી તો કેવો હોય કે એટલે માન બજાર માં ના તણાય મો બજાર માં ના તણાય પોતાનું ધ્યેય હોય એટલે મુંબઈ જવું હોય તો ગમે તે આખો દિવસ હોય પણ એ લક્ષ્મ છે કે મુંબઈ ના જવું છે એટલે મુંબઈ ના સાધનો જ સાચવતો હોય એવી રીતે કોઈ બજાર ફસાવે નહીં કોઈ બજાર ફસાય નહીં અમને કોઈ બજાર જ ફસાવતું નહીં મને એવું લાગે છે દાદા વગર અંધારું થઈ જાય આવું કે એનો અર્થ શું કેવાય કોઈ કહી જાય બરાબર પાછી અંદર ગલગલિયા ના થાય શું કહેવાય ના ગલગલિયા દેવાની ભાવ છે દુકાન થઈ ગઈ એના શું પરિણામ આવે એના શું પરિણામ આવે પછી ખોટે જાય બસ થાય સર્કલ થાય થાય ટેન્શન ડિપ્રેશન તો નફો રિકોર્ડ નો પ્રોફિટ માર્ગ ચુકાય કોઈ બજાર અમને છેતરી

રાતે જ હોય સાહેબ તે જાણીએ ને અમે થઈ ગયા રોલીએ શરદી ના થાય માટે તમે મોક્ષ નો શું આવે એક મોક્ષ માટેનો રસ્તો એટલે બહાર અકળામણ થાય એટલે ઠંડક માં ઠંડક ના લેવાનો ઉપાય કર્યો ઠંડક લે એ મોક્ષ નો વિરોધી બરાબર આરસી ભાવ નો નથી પણ ઠંડક લે મોક્ષ નો વિરોધી આરસી તો ખોરાક સારામાં આ તો બહુ સરસ કોને કોને કોણ કોને બહુ સરસ ઠંડી છે ઠંડી લાગી જાય પછી હતું એવું થઈ જાય પછી થઈ જાય એક વાણીઓ મને કહેતો હતો બધું બધું બહુ બધું બધું બોલ બંધ કર્યા ગોતી નાખવાનો ગરમી છે આ તો લોકો ગરમી નહીં પડતી આ તો લોકો બોલે છે તેવું આપણે આ વર્ષ પડવા